લાગે છે મનુષ્ય હ્યુમન બીંગ લાગે છે ફાઇટ થાય એમ તો ભાઈ ડાબો એટલે શું બંધુ ડાબો શેરી ભાઈ ડાબો તમારો માટે શેની ભાઈ ડાબો સાઈટ ફાઇટ ના કરું તો પછી બધા પછી બધા બંધ કરી દે ને હું ના કરું તો પછી સામા બધા બંધ કરી દે ના એ તો બંધ કરતા જોયેલા નહીં પી આવે છે આ વાયુ જીવડો ફેરવવો વાયુ ના કેવાય આવે તો તમે નહીં બનનાર છો બનનાર છો થઈ ગયા ને ફિલોસોફર અંદર ઇંગ્લેન્ડમાં થઈ ગયા બર્નાર્ડો લેખક મોટા એને કોઈ પૂછ્યું તમે મંસાર કેમ નથી કરતા મંસાર કેમ બંધ કરી દીધો મીઠ કેમ નથી ખાતા મીઠ મીઠ કેમ નથી ખાતા નોન વેજીટેરિયન ફૂડ કેમ બંધ કર્યું કે છે કે I want to be civilise ફરી એક જણે કહ્યું આધાર તમને શું નુકસાન થયું કબ્રસ્તાન થઈ ગઈ કે મરઘા કુકડા હવે આ કબ્રસ્તાન નથી ગયા નાખો છો નાખો છો નાખો છો કોદા નાખેલો આ આપના ટુકડા કરીને બાકી ના પછી ભેગા ભેગા નહીં ચાઇનીઝ વધારે ખાધા અરે આ દેવ પણ શું થાય બે વર્ષ ઉપર આપણે આવ્યા ત્યારથી બંધ કરી વિચારો સારા થતા થાય આપણને દાપણ આપતું નહીં તો હા ફાઇટ કરવાના એટેક કરવાના બધા એટેક સર્વિસ સર્વિસ માં છે કશું નહીં કશું નહીં વગર પગારે તું તો પગાર માગો તું તો પગાર માગો એ આવડું મોટું કરે છે તો આમ તો એક પગાર નહીં મળતો કેમ પગાર નહીં મળતો શું પગાર નહીં મળતો પૈસા નથી માંગતો એમ આપવામાં આવે છે એને પડે છે મની ના આપણે પૈસા લઈએ ક્યાંય કામ કરીએ તો બધા ના લાગે બધા માટે છે બધા માટે છે એ નહીં માંગતો તું કમાય છે તો આપે કોઈ એમ કે હા કોને આપે તમે બીજા બધા કરે એ બીજા બધા કરે ને રંગે એટલે હું પણ કરું બીજા કરે એટલે કરે લોકોનું જોઈને કશું કરવું નહીં લોકોનામાં ચાર પગ વાળા જેવા છે ચાર પગ એટલે ખબર છે વિચારીને કરવું આપણે વિચાર કરો કે આ લોકો આવું કરવા જેવું નહીં એવું વિચાર કરી શકીએ બીજા સારા માણસ કરે છે નથી કરતા એ જો ફાયદો જો એમાં શું ફાયદો છે શું ફાયદો ફાયદો મને કે એક તો બહુ ખર્ચો ખર્ચો પણ છે આવું કોણ કરે નખ તૂટ્યો કેટલો બધો કેટલું મસ્ત વાસણ મને નખ તૂટ્યું અરે આ તો વાઘ જેવું છે વાઘ Are you a tiger? તને ગમે છે આ બધું કેટલા વખત રાખી એક મહિના કેટલું રાખી કેટલું રાખી લગ્ન થતા હોય લગ્ન રાખી સૌ કર્યા કરે up to the end of life, up to the marriage ceremony. જોઈએ છે લાઈફ સુધી રાખીએ લાઈફ છોડા નવડાવતી ઘરમાં બેબીને બાપા બેબી નવડાવતી તમને વડે દ્રષ્ટિ નવડાવશે બધું મળે ને યાર તૈયાર દાદા બ્રશથી નવડાવશે બ્રશથી નવડાવશે બ્રશ બ્રશ થી નવડાવશે શું કહે છે બ્રશ થી બ્રશ થી નખરે કઈ ના થાય આ તો રહેવા દેવા છે ના તો હું કાપી તો કોઈને વાગે તો હું કાપી નાખીશ પૈસા ખર્ચા એક કોઈને વાગે તો હું કાપી નાખીશ તો હું કાપી કાઢીશ કે છે ક્યારે આજે શીખવાડવા છે વાતાવરણ એટલું બધું જોરદાર છે કેટલું સીધી છે ને ઝઘડો થાય ઝઘડો થાય મારા ઝઘડો થાય કોણ જીતે આ જીતા રે આ તો આ બોલે જ નહીં દાદા એક શબ્દ આ બોલે જ નહીં પેલી બોલ્યા જ કરે બોલ્યા જ કરે આ બોલે નહીં પેલી બહુ ગુસ્સો આવે બોલતો જ નથી એની સરળતા લઈ કરીને ગયા પછી પાછી વધારી ના દે તંગી ના નાખે વચન પર કાવ્ય નિરૂપે તને વાંધો નથી અમે લઈને બેસાડીએ છીએ ને તો અંદર બહુ અક્રમણ આવે છે પછી અક્રમણ પછી પછી શાંતિ જાય પેલા લાગ્યું કરવું આપડે ગમીએ નહીં એમને પેલું ગમે નહીં પછી ગમે મહાવીર ભગવાન ભગવાન ના ચિલ્ડ્રન છો એમ કે બહુ ગમે લડે છે મારી જોડે કે જે હવે તું દાદા પાસે એવું બધું કઈ એને સ્ટોપ કરાવી દેવડે ઈચ્છે છે પછી અગલી લાગશે સારી નહીં લાગે કે બુટ્ટીઓ પહેરવાની ને બધું મનથી અને કાયાથી શું મન વચન ધર્મ ધનથી આ બધાથી જ્ઞાની પુરુષની સેવા કરજો છતાં એને કઈ જોઈતી નથી ધન એને કશું જોઈતું નથી છતાંય પણ આશાથી કરવા ઈચ્છા કરશે ધન ઉપરની એક ગ્રંથિ તૂટવા માટે છે તમને કે તો આગળ નાખજો તારી ઘેર એટલે જ્ઞાની કે તમને તમારી રોગ ની એવો જ નથી છે લોભ ચર્ચા કરેલી એમાં આ ટેપમાં સાંભળ્યું છે એટલે આપણે તો બધા મહાત્મા જેમ આગળ હોય ને તેમ વાંચી બધા પેલા દાદા એવું બહુ થતું હતું કે આમ કમાઈએ ને આમ પૈસા ભેગા કરીએ ને આટલું આમ કરી નાખીએ ને આવું જોઈએ ને હવે પૈસાનો મોહ કે કશું રહેતું નથી કે કમાવું છે કે એવું કશું થતું નથી તમને ધંધો કરવા માટે કેટલા માણસ પાછળ પડે છે રાતે બધા પાર્ટનર થવા પાછળ ધંધામાં નીકળી જવું છે એવું થાય તો બે ચોખ્ખું કરી આપણે એકદમ આગળ પડતું જાય એટલે આ ભાઈ નું બહુ મોટું કુટુંબ એમને તેર ભાઈ બહેનો અને બહુ એના ને મમ્મી એમની ગમતી જ નથી દાદા મોટી બહેન એમ કે જોઈએ ને જોઈએ છોકરા ઉપર કડકઈ ખરી પણ છોકરીઓ ઉપર તો એમને ભાવ કરો પ્રેમ કરો પણ છોકરીઓ ભણે ને એટલે એમને એમ થયું કે આ છોકરી બહુ હોશિયાર તો પેલો છોકરો ડબકો એવું એમને એટલે પેલામાં કોમ્પ્લેક્શન વધતું હતું એટલે પછી પેલી બહુ જ વધારે વધારે એટલે પેલો બુજી થઈ ગયો બાકી કઈ ગાડો એટલે એના કારણે માફી જોઈએ આપણને વળતું આવે કે જોવે કે ભાષા આપણને સમજાય પોતાનું સ્થિતિ બધી આ થઈ ગઈ છે કાલે અમે જન્મ છે પુણ્ય કે મનુષ્ય મળ્યું એમાં આપણો વિશ્વાસ થાય મનુષ્યમાં પુરસાદ જોઈ નાખે આપણે શું પુરસાદ કરેલો જે તો ખરો ને એમ કે છે ભણ્યા એ તો પુરુષાર્થ જ થયો ને ભણતા ના આવડે તે પુરસાદ નથી અને ભણતા આવડી તે પુરસાદ નથી આમાં પુરસાદ નું છોટા નથી પુરસાદ ના હોય તો આપણે પુરસાદ માનીએ એટલે પુરસાદ શું સાચો પુરસાદ પછી મને મનાવવું પડે રશ્મિ પૂછે છે સાચો પુરુષાર્થ કયો દાદા તમે કરો છો રશ્મિ રશ્મિ બેન કહે છે તમે કરો છો આપણે બધા આપણે શરીર હાલ થાય <laughs> આપણું આપવું એમ ને ચા બનાવો દાખલો આપો એટલે ખબર પડશે એમને એક ભાઈ છે તે સામાયિક કરે છે સામાયિક તમે જાણો જૈન છે છો સામાયિક રોજ ચાર કરું તમે રોજ ચાર સાથે બોલે મેં પૂછ્યું નથી કેટલા કરો છો بولیا نہیں کہ સ્વતંત્ર કેવું હોય સ્વતંત્ર હોય પરાધીન ના હોય કરતા આધારે કરવામાં આવતી પુત્ર ચોથાઈ પણ આધાર સાથે છે એવું છે ને પ્રાર્થના ભેદ આ લાખો વર્ષથી બંધ થયેલો છે ટીસી ભરેલા ત્યાં હતા એવું આ ભેદ બહાર પડ્યો નહીં અને ભર્યો છે પુસ્તકો ખોઈ ગયા બધા અને આ ભેદે કરો લોકો આખું ઘૂંટે છે બધું પંદરસો ઓછો હશે પછી પુસ્તકો તમને સમજાય કે બીજી વસ્તુનો જો આધાર હોય તમે પુરસાદ ના કહેવાય તમને કેમ લાગે છે સાચી વાત છે તમે કહો કે હું કાલે આવીશ તો આગળ સત્સંગમાં તમે બીજા ના આવ્યા હતા કઈ કેમ ના આવ્યા ગાડી નથી કોઈ લાવનાર નતું તો તમે તમે આવતા હતા ગાડી લાવ એ તો અંદરથી જોવું જોઈએ તમને સમજાય એ વાત છે પણ તો સાચો કહેવાય કોને સાચો પુરસાદ કોને કહેવાય સાચો પુરસાદ કોને કેવો હા શું બેન નામ રશ્મિબેન રશ્મિબેન રશ્મિબેન કોઈ ગાર ભળે અપમાન કરે તો ખોટો પુરસાદ થઈ જાય તમે એમ કહો કે તમે એવા આમ સંત ગુસ્સે થઈ જાઓ ગુસ્સે થવો એ પુરસાદ છે શું તે ગુસ્સે થવો એ પુરસાદ તે ખોટો પુરસાદ છે ગુસ્સે થવો એ અને ત્યાં તમે ક્ષમતા રાખો તો સારો પુસ્તક કહેવાય જ્યાં ગુસ્સે થવાની જગ્યાએ તમે ક્ષમતા રાખો બરાબર તો પુસ્તક સારું કહેવાય ક્ષમતા રખાય ને રખાય રખાય રેતી નથી એમ કે છે કાયમ પસ્તાવો થતો હોય તમે તમને કરી આપીએ બરોબર پہل پوست پچھلے یہ پست પગ પગ આડા હોય માથે દુખતું ના હોય આ હાર્ટની કોમ્પ્લેન ન હોય તો આ બધું કાર્ય થાય થાય ને સાચી વાત છે એટલે આ બધા છે તો આ થાય છે એટલે એના પરાધીન છે પરાધીન વસ્તુ પ્રાર્થ કહેવાય તમે મુંબઈમાં ગયા હોય અને કોઈ ભાઈને ત્યાં ગયા રાત્રે સાડા અગિયાર અને તમે તારે કહો કે ભાઈ જરા ઉઘાડજે બહારનું તારે પાસે પાંચ છ જણ જોડે છે તારે જોડે એટલે પેલા ઉઘાડે કરો પછી તમને શું કે પાછા જાવ કે બોલાવે આવો બધા કે ના પ્રમાણે આવો બધા કે બેસા ને ખરા પણ મનમાં એમ થાય કે તરગઈ નું આવે સારો તરગઈ નું એ પુરુષાર્થ ને એ શું કરે પુરુષાર્થ એ ઊંધો પુરસાદ એટલે બહુ દુખ આપે રાઈટ હવે સાચો પુરસાદ ત્યાં કરવાનો છે તે આ બધું થઈ જાય એટલે મનમાં વિચાર કરવો જોઈએ કે આયા એને કશું ઊંધું છતું થવાનું નથી કાઢી મેળવવાનું નથી આયા છતાં ભાવ મારે બગાડીને શું કામ સાચી વાત એટલે ભાવ બગાડવો નહીં એનું નામ પુરુષાર્થ સમજો ને ભાવ સુધારવો ક્રોધ માર માયેલો એનાથી કર્મ બંધાય એમાં જો સુધારો ભાવ તો પછી તમે પુરસાદ થાય સમજાય એ વાત છે તો કે નહીં સમજાય પણ એવો પુરુષાર્થ બહુ અઘરો પડે એવો તમારે તો બધા બોલાવો ખરા જમાડો ખરા પણ જો મનમાં એમ થાય બધું આ બધું ક્યાં કહીને આવ્યા નકારા ના કહીને આવ્યા તો આ ભંગણ ના મહેનત માથા કરી એ એ તમે બગડ બગાડ્યું તો આ જમાડો છો પછી બગાડ્યું સમજે વાત એટલે ભાવના બગાડશે બેન ને કોઈ પણ પરિસ્થિતિમાં ભાવના બગાડશે જે બનવાનું હોય એમાં ફેરફાર થયો નથી માટે ભાવના બગાડશે સમજો ને જગત કોને બનાવ્યું એવું લાગે તમને ભગવાન ભગવાન કઈ સાલ બનાવ્યું અબજો વર્ષો થઈ ગયા અબજો વર્ષ થઈ ગયા એમ કે છે આપણે બનાવ્યું ખરું એટલે બિગિનિંગ થઈ ગઈ ને જેની બિગિનિંગ થાય તેને એન્ડ આવે એટલે આ એન્ડ વાળું જગત નથી અનાદિ અનંત છે કેવું છે બરાબર એવરલાસ્ટિંગ જગત છે એમાં કોઈ ક્રિએટર ની જરૂર નથી જે એવરલાસ્ટિંગ હોય તેમાં ક્રિએટર જરૂર ખરી નહીં એવર લાસ્ટિંગ જગત છે તો લોકોને ખ્યાલ નહીં સાચી વાત is not clear of this world world is the puzzle is self હું જોઈને કહું છું બધું અને હંડ્રેડ પર્સન્ટ ફેક્ટ હશે કહું છું ફોરેનના સાયન્ટિસ્ટ મને કહેતા એક અબજ માણસ અમારે ક્રિયા કાંઈ કયા પ્રમાણે કરે છે વર્લ્ડ ક્રિએટર ત્યારે મેં એને કહ્યું God is created correct by Christian view point by Indian viewpoint, by Muslim viewpoint, not by fact. Fact નું વાસ્તવિક જ્ઞાન નથી તમારે વેપાર થી બરોબર સાચું જાણવું ના જાય બેન તમે ખરેખર અશ્મી બેન છો ખરેખર કોણ છે રશ્મિ રશ્મિ રશ્મિ રશ્મિ તમારું નામ નહીં માય નહીં રશ્મિ એવું નહીં બોલતા જે નામ આપે છે બાકી હું એટલે મેં તો નથી આપ્યું ને મારું નામ જે નામ આપ્યું છે બાકી મેં તો નામ આપ્યું જ નથી ને હા નામ આપ્યું તેમાં પણ માય નહીં બે રશ્મિ નહીં બોલતા બોલીએ તો માય કે આય કો <laughs> ના જાણવું જોઈએ નહીં મનમાં કોઈ ઉપાધિ થતી નથી કેટલા વર્ષથી આવી ઉપાધિ થાય રોજ ઉપાધિ નો જન્મ ધારતી છે ને જન્મ ધારતી જ છે દાદા ગયા તમને ભાઈ એવી શી ભૂલ રહી જાય છે કે જેના કરતા તમને શાંત એ નથી મળતું શી ભૂલ રહી જાય એ કઈ ભૂલ રહી જતી અનંત અવતાર ધ્યાન યાદ સારું દુઃખ પેલા બહુ ઢકલો હતા હવે બહુ શાંતિ થઈ ગઈ દાદા દુઃખ જ ના રહે દુઃખ કેમ રે માણસ આપણે બનાવીએ છીએ ને દુઃખ આપણે જ ઉત્પન્ન કરીએ છીએ ને આપણે જ ઉત્પન્ન કરીએ છીએ દુઃખ એમ કે છે ના આપણે નહીં કરતા આપણે આપણે વસ્તુ કશું છે જ નહીં તો કરનાર કોણ રશ્મિ તે નામ છે સારી એ કઈ પોતે છે જ નહીં એ તો ટીઓપીએસ છે ટોપ છે શું છે એને કોઈ ફેરવે છે એ ફરજ પોતાની મેરે ફરતી ને કોક ફેરવે છે કોઈ ઉઠાડે ત્યારે ઉઠે છે ઊંઘાડે ત્યારે ઊંઘી જાય છે કોઈ કોઈ ઉઠાડતું નહીં તમને લાગતું એવું એટલે જાણવું છે રમેશભાઈ મામા થાય સગા મામા છે છે પછી જે કાયમ ની શાંતિ છે અઠવાડિયે ભેરા છે અઠવાડિયું પૂરેપૂરું છે શાંતિ કેટલા છે કાયમ નહીં કાયમ ની કાયમ ની કાયમ ની ગેરંટી સાથે ગેરંટી સાથે શું નામ આપનું પ્રમોદ પ્રમોદ પ્રમોદ શાના બિઝનેસ છે જોબ કરે છે બિઝનેસ નથી કરતા હવે નથી કરતા એમની જોડે કરવો છે ને પત્ની જોડે એની માટે હવે પાછા એમની જોડે એ વાતચીત કરવા પાછા આવ્યા છે એટલે બીજા જોડે જવાના હતા પાછું બંધ થયો અને અમારી જોડે આવવાના છે ભટ ક્યાં ગયા ભટ એમને થાય શું શી સહન થાય સહન જેમ તેમ ભાઈ ને ભાઈ દાડો કાઢવો પડે નહીં ભાઈ મનની શાંતિ જોઈએ અહંકાર બહુ શાંતિ છે બુદ્ધિ ની શાંતિ છે બધી ના જોઈએ ચાલો તમે આવો આજે કરોડો ઉતારનું આ મળ્યું તમે જવાબદારી તો કેવી રીતના ખબર પડે કેટલા કે ચાલ્યા બહાર નીકળાતું નથી દાદા એનાથી કે બહાર નથી નીકળાતો અમારાથી ભૂલ થઈ જાય છે ભૂલ તો ભાગવી પડશે શું નામ તમારું હરિશ્ચંદ્ર હરિશ્ચંદ્ર હરિશ્ચંદ્ર ખરેખર હરિશ્ચંદ્ર ખરેખર શું છે તમે કહો ખરેખર ખરેખર શું હરિચંદ્ર ને ગાઢ ભરત તને વાંધો નહીં આત્મા થઈ ગયા એટલે પછી હરિચંદ્ર આત્મા ડોલર હજાર ડોલર લઈ જતા તમે વાંધો નહીં જો તમે આત્મા છો તમને હરિચંદ્ર નો વાંધો ના આવે હરિચંદ્ર આત્મા નથી બીજા થઈ ગયું સ્ટાફમાં થવું પડે સેલ્ફ થવું પડે સેલ્ફ હવે તમે હરિચંદ્ર આ દેહ ને સેલ્ફ માનો છો આ દેહ ને તમે સેલ્ફ માનો છો આ હું શું કે એવું મારે છે બીજું કશું માનો છો ને જાત માનો મજાને માનો છો જાને માનો છો દેહને આપણને અડે નહીં જાણ્યો નથી આત્માની જાત માની નથી જો માની હોય ને તો આ ઉપાધિ હોય ને એક તો હરિચંદ્ર જુદા આત્મા જુદો બે જુદી વાત તો આત્મા થઈ ગયા ભાઈ તો હરિચંદ્ર ઉપાધિ તમારે હોય નહીં કેવી રીતે થાય ઊંધું વફાઈ એટલે બધા દુઃખી દુઃખી પાર વગરનો દુઃખ સુખ પોતાની પાસે પાર વગરનું સુખ છે અપાર સુખ તમારી ભાઈ પડે છે પણ એ સુખ ને તમે જાણતા નથી ક્યાંય તમે બહાર લેવા દ્વાર દ્વાર કરો અહીંથી ધરતીમાં જાઓ ન્યુયોર્કમાં જાઓ સુખ લેવા સુખ તો નહીં પડી ડોલર માંથી ખોલો સ્ત્રીઓ માંથી ખોલો મકાન માંથી ખોલો કેવું છે મકાન માં ખુશ થાય પછી મકાન પછી મકાન જોડ્યા વાળું છે ના આવે ને જે આપણી જોડે આવે એની ત્રીસ થી એની તો ત્રીસ રખાતી પડશે ને પણ પૂરી કરવી તમારે કરતા નથી કે ફરતા સુગંધી જ ના પડે કે ભરણી પૂરી કરતા નથી જેમ તેમ દહેરા કરો છો ઢહેરા શરત પૂરી ક્યારે કહેવાય આખા મહિનામાં ચીડાય નહીં કોઈ દાડે તારે ચીડાવું કોઈ દાડે ચીડાવવું પડે ચીડાવવું પડે છે દાદા ઘરમાં ગયો ચીડાવું એટલે પોલીસ આગળ ચીડાવ્યું આપણે શું ઘરમાં ન્યાય છે કેટલું બધું ખરાબ દેખાય આ બધી મૂળ મૂળમાં ભૂલ શું આવી છે કે તમે હરિચંદ્ર છો એવું માની તમને આ રિયલાઈઝ થયું છે તમે આત્મા છે ભાન જ રહ્યું નહીં એનું જો ભાન ફરી ઉત્પન્ન થાય હું આત્મા થયું તો પછી આ કશું તમને કઈ વળે નહીં જો ફરી ભાન ઉત્પન્ન થાય નહીં કરોડો અવતારે થાય નહીં એ વસ્તુ નથી થયું તેને હોય નથી કારણ કે એ થાય નહીં બધા સંતો ને સાધુ કોઈ જોવાય નહીં જો એ ભાન થાય ભગવાન થયું કહેવાય શું કહેવાય એ ભાન થાય ને તો ભગવાન થઈ કહેવાય દાન કરવું છે એવું કરવું છે ને કરવું છે તમારે એવું ભાન થયું છે કેટલા વર્ષે શાંત પડતો પાણી રાતમાંથી ડોલર લઈ જાય તો હવે એવું કશું કોણ લઈ ગયું જોવા તમે પેલા ગુનેગાર લઈ જાય મારો દાદા લઈ જનાર ગુનેગાર ના કે એનો પોતાનો ગુનો ચિંતા બિંતા થતી નથી ચિંતા ચિંતા જાણવા ચિંતા ના કરે ગધડા કૂતરા કોઈ ચિંતા ના કરે મનુષ્ય ચિંતા કરે કેટલી શરમ ભરેલી વાત કૂતરા ચિંતા કરતા નથી ત્યાં નથી છોડીએ છોકરા નથી હે એની જમીનો હવે બનાવ ના પાડેલું આપડે ગોઠવણી કરેલી પછી એ જિંદગી બરોબર છે મારી તો એ એમાં જો આટલું બધું નથી આપણે આપણે ગુજરાત કાઢી નાખવા એમને જોઈ નહીં આપણી પાસેથી કોઈ ડોલર લઈ જાય આપણે બધાને ડોલર આપી દઈએ પછી આપણે આપણે આપણા બાયડી છોકરા જે બધા હોય ખાવાનું કેવું છે આ ગોજારા લઈને આ ગોજારાથી જે આપણું આપણું જે આ પ્રવર્તન થયું છે તે પ્રવર્તન એવું થઈ જાય છે કે ત્રણ જવું પડે છે કરીએ છીએ બરોબર કરીએ છીએ આજે ત્રણ જવું પડે એના કરતા પહેલે ના પડે કોઈ લઈ જાય પાસે કાયદો છે કાયદો ગેરકાયદે ચાલતો એક વાર પહેલો એક વાર પહેલો એક છોકરો થયું બીજું છોકરો થયું એટલે ભાઈ છોકરો શું કરી એવું ભાઈ તમે બિલકુલ ગેરકાયદે તમે બધા ગેરકાયદે છે જગત બિલકુલ કાયદે બધા બધા તો આંટી ના પૈસા ખર્ચાના ના આપીએ તો ખાલી કરવું પડે ના પછી ખર્ચા નહીં દેવા તો પડે નહીં આ તો ફાયદો છે ને તેમ નામ છું પણ એને ફરજી આ છૂટકો જ નહીં તમે ના કરો મારી જોડે લોક કરાવડાવે એટલે આમાં ફરજો વધારી છે તેમાં તમારો કશો ઉપકાર કરતા નથી તમે વાતચીત કરતા નથી કરેલો પુરસાદ તો કરીએ છીએ सही है बताओ भाई तो बनाई हो ना તમે કેમમાં બેઠા એકદમ બિચારા તે કટકે એ પડી <laughs> ગઈ તમે શું કરો તમે આવો કે રોટીને લોવા ને બધું મદદ કરવી પડે બેઠા લાગો મને કે રોટીને લોવા ને બધું ક્લીન કરવા તૈયાર થઈ ગઈ એમ અને ચાલ કરો હા કરી પડે કરી પડે તો ચાલ ગયો તો ચાલ ગયો એવું જો કરતા ચાલ ગયો અને લોકો કે સર્વ સર્વ તેના એમ મારે લાગુ પડે શું કે આમ કે ઘણી ભૂલ ખાઈ જવાય તો થઈ જાય ભૂલ ખાઈ પોતે ખાય છે ભૂલ છે કોઈ છે કોઈ ખાઈ ઊંધી થઈ જાય તો ખોટ થઈ જાય કોઈ ખાઈ ઊંધી થઈ જાય આપણે પોતે કરે છે એવું કોઈ કરાવડાવે છે પાસે આમ તો ખરીદીને તો હું જ ભૂલ કરું છું એટલે પછી એનું શું કરવાનું તો હું મને દોષ દેવાય ને કોઈને કેવી રીતે દોષ આપવો મને કોઈ ખોટ થાય નહીં બધા પુરસાદ કરે નફો કરવા માટે પુરસાદ કરે નફો ખોટ પોતાના આધીન નથી બરાબર એ તમારે ગયા તેના પુણ્ય પાપના આધીન છે તે પુણ્યનું ફળ આવે ત્યારે તમે નફો ભર્યા કરે પાપનું ફળ આવે ત્યારે ખોટ જાય ફોન કરેલો છે કોઈ વખત એવી રીતે કોઈ દાન કરીએ થોડું ઘણું બહુ પુણ્ય હોય તો મળે આપણને નક્કી હોય નિર્માણ થયેલી વસ્તુ છે કરતો નથી કોઈ પણ માણસ ગીત ગેરકાયદેસર કરે નહીં કોઈ પણ માણસ ચોરી ગેરકાયદેસર કરે નહીં કોઈ પણ માણસ નૃત્ય ગેરકાયદેસર કરે નહીં કાયદેસર ધારો કે આપણે ઘેરે ચોરી કરે એટલે બરોબર કહેવાય આપણે એટલે કરી